કોઈ the aim of teaching 1 2 child 1 2 3 forward the aim of teaching that like reckon કે વાય યુ કોર હમ નોલેજ માટે હા બરાબર પોઈન્ટ લાઈક દાદા ટીકોઆ માટે નોલેજ માટે નોલેજ માટે એવું આ થતે